પણ એ જ્ઞેય જે છે એ દર્શન રૂપે છે જ્ઞેય જે છે જે જ્ઞેય છે જ્ઞેય એ દર્શન રૂપે છે જાણવા જાણવા રૂપે જાણવા રૂપે છે દ્રશ્ય એ દર્શન રૂપે જોવા રૂપે પ્રશ્ન જુદો થયો તમારો દ્રશ્ય જોવાનું છે તો દાદાજી આપ કહો છો ને કે દોષોનું દ્રશ્ય દેખાય છે દોષોનું દ્રશ્ય દેખાય છે એ હું પૂછતો હતો કે એ જે દ્રશ્ય છે એ સાદું દ્રશ્ય છે કે એ દર્શન રૂપે છે દ્રશ્ય છે દ્રશ્ય છે જોવાય છે પ્રદર્શન પ્રદર્શન જોવાય છે એને જ્ઞેય છે જણાય અને જ્ઞેય છે અફકોર્સ એ તો જ્ઞેય તો હોય તો સમજાવવા માટે તમારી કોઈ દેવ દેખાય હા અને દ્રશ્ય દેવ દેખાય દાતા આત્મા શુદ્ધ સ્થિતિ પર બેઠેલો હા એટલે જેને અમને જેને દેખાય નહીં એનો આત્મા એટલો શુદ્ધ થઈને નથી બેઠો એમ થયું જેને દેખાય નહીં એનો અર્થ એવો થયો કે એને આત્મા એટલો શુદ્ધ થઈને નથી બેઠો એનો અર્થ એટલો થયો કે આત્મા શુદ્ધ થઈને બેઠો નથી આત્મામાં અશુદ્ધિ છે કંઈક જોવામાં આત્મા શુદ્ધ નથી એ વખતે એની સ્થિતિ તો જ ન દેખાય ને દાદાજી આમ તો શુદ્ધ છે એમ કે છે કે અમને આવું દર્શનમાં આવતું ને દેખાતું નથી એટલે એનો અર્થ એવો કે અમારો આત્મા એવો શુદ્ધ થઈને બેઠો નથી એ તો દાદા દેખ્યું એ બુદ્ધિ આધી આવે તમારે ના જાણો તો કેમ દાદા કેમ વાંધો નહીં એમને બાજુ બધું ગાડી ને કે ભાઈ આ ગામ તો પહોંચી જવાના છે એનું પૂછવાનું ના રાખે પૂછવું પડે એનું ઠેકાણ નહીં એ બાજુ બીજી કઈ ગામ ફરી કાઢે પોરબંદર પાછું લેરી લેરી કરા લેરી લેરી પણ આ છોડશે નહીં આખી ના ના છોડે અરે એમને તો બહુ જબરજસ્ત દાદા બહુ હું તો એમને હાથ જોડું કે તમને કેટલો દાદા પ્રત્યે કેટલો કેટલો ભાવ છે કે અમે તમારા જેવું કઈ કરીશું દેખાતો ને કોને દ્રશ્ય કહું છું મોટો હલ્લો થાય ને મોટો હલ્લો થાય ને ઓળખાય નહીં એ બધા દ્રશ્ય કેટલાક ઓળખાય એમાં તો જગ્યા ઓળખાય કે આ જગ્યાએ કેટલીક જગ્યા ના ઓળખાય પર્ટિક્યુલર પર્ટિક્યુલર પર્ટિક્યુલર હાજર પણ જ્ઞાન હોય તો હાજર રહે કોઈ નહીં ઉડી જાય બહાર નો જે દબાણ આવે ને ઉડી જાય એટલું બધું પાહું નબળું પોતે એટલે દાદાજી અક્રમ વિજ્ઞાનમાં આ જોખમ ખરું અક્રમ વિજ્ઞાનમાં આ જોખમ ખરું કારણ કે સ્પીડથી જે સ્પીડથી આવે એ સ્પીડ ઉડી જાય કારણ કે આખું આખો મોટી વસ્તુ છે એકદમ ચેન્જ કરવાની વાત છે બારની નબળી તો રહી ના હા આ બધા પૂછીએ અમને સામાન્ય નબળાઈ નથી આવે સામાન્ય બાર નબળે એને બારી બહારની નબળાઈ એટલે બહારની સાથેની વ્યવહારની નબળાઈ વ્યવહારમાં એટલે ક્યારે શું બોલવું તે તૈયાર થઈ જતો સારું પણ થશે થશે બહુ મહેનત એટલો કોનો યાર હા જી આટલી એપ્લિકેશન કોની હોય એપ્લિકેશન કેટલી છે એને લઈને જવું નથી લસણ હા અને ખરી જાય તો પછી દર્શન ધ્યાન પેલું જતું રહે નહીં તો દર્શન ખાઈ જાય એ તો આવે વાતો કરતા જયારે આવતા ખાઈ જાય Thank you. હતું <laughs> એમાં શું દેખાવાનું હંડ્રેડ પર્સન્ટ વાત છે હંડ્રેડ પર્સન્ટ વાત છે જેવી તેવી વાત છે એમ સાધુ પકડે તો પકડે તો એવી દેખાતા આગળ કરી નારાય નારાય નારાય નારાય એ છે ને હાપણ છે આપણે નોળિયો નથી સ્ત્રીઓ બ્રહ્મચારીની હતી સોનગઢમાં એટલે દેહની નિયમિતતા વાણીનું ત્યાગાતપણું મનની ઉદાસીનતા અને ચિત્તનું મુક્તપણું એવું જોઈએ એટલે આ ચાર વસ્તુને મહત્વ મૂક્યું હમણે દેહનું નિયમિતતા આપણે કહ્યું ને કે નિયમ પ્રમાણે એકદમ ટાઈમ ટાઈમ ટુ ટાઈમ રહેવું એમણે ઉલ્લેખ કર્યો છે દેહની નિયમિતતા જોઈએ વાણીનું સ્યાદવાદપણું જોઈએ મન ઉદાસીનતાવાળું જોઈએ અને ચિત્તનું મુક્તપણું ચિત્ત મુક્ત શ્રમિક કરવા જતો અહીં અને આપણે કહ્યું ને કરો ટાઈમ પ્રમાણે એટલે પોણા અગિયાર પછી એટલે ત્યાં સુધી આમ બેસો તો એ નિયમિતતાનું રાખવું એવું કશે નહીં આપણે તો નિયમ આપડે તો ના હોય ધર્મ તો કલિક પ્રકરણ ભાવના કરે છે વળે નહીં ભાવના કરે ભાવના કરે છે કીધું વળે એ ભાવના વસ્તુ સાધારણ લાભ પણ પ્રાપ્ત થવાનું મનનું શું લખ્યું છે ઉદાસીનતા ઉદાસીન ચિત્ત ઉક્ત જ જોઈએ ચિત્તમુક્ત જ જોઈએ આપણા બધા ચિત્તમુક્ત બધા જો અને મનની મનની ઉદાસ હતા નહીં આપણે તો મન વશ થઈ ગયું મન વશ થઈ ગયું વાણીનું બધું ના હોય ખ્યાલ Thank इतना તારીખ છવ્વીસ ચાર ત્યાંસી ખેતી કરી ત્યાં સવારે આ લીધેલાનો બીજ પડે દાદા પર રાગ થાય એટલે બીજ પડે એવું કોના હોય એવું બધા કરેલું આ તો સિદ્ધાંત સિ- સિદ્ધાંત છે જાણી લેવાનું છે ના એમ નહીં કરેલું ખરું તો એવું બટપટા માર્યું કરુણાનું શું છે એ કરેલું કઈ કોઈ કોઈ કેસમાં કરેલું દાદા કોઈ કોઈ કોઈ કોઈ કેસમાં એવું કરેલું કેમ અમુક એવા કેસોમાં કરેલું દાદા કેવા મને ખબર નહીં કોઈ કેસ રાતે ખ્યાલ ના હોય અમુક કઈ બહુ મોટા એવા ટીકડા હોય એવા નથી પણ અમુકમાં થયેલું છે તે રસ્તો તો એક આ છે ને દાદા આ એક રસ્તો તો આ જ છે ને આપે જે બતાવ્યું કે આ રીતે થાય તો પૂરું થઈ જાય ત્યારે ના કરે તો દખલ કર્યા હાથ ન ગાળે એ કેવી સમજાય હાથ ન ગાળે એ કેવી સમજાય આપણે માની લઈએ કે હાથ નથી ગાળતો કે હાથ ન ગાળે હાથ નથી ગાળતો એ કેવી સમજાય હાથ દડાને હાથ નથી મારાતું હું નથી મારતો હું કહું હું નથી મારતો તો એ કેવી સમજાય હું માની લેવડે સમજીએ વ્યવહારમાં દડો ઉછળે એને પાછો હાથ ન મારે તો ઠંડો પડી જાય તો એ ન પાડે હું માની લેવું નથી કે એની વ્યવહારમાં એનું શું કરવું જોઈએ સમજ કેમ પડે તો રાગદેશ ના થતા હોય તો રાગદેશ ન થતા હોય તો રાગદેશ હોય એને ટકોલ મારી મારી દ્વેષ થાય જાય કે કોઈ થઈએ જેવું રાગ વગર રાગ ને દ્વેષ બંને નથી એ કેમ સમજાય રાગ અને દ્વેષ એક બાજુ રાગ છે એક બાજુ દ્વેષ છે દ્વેષ નથી રાગ નથી એ કેમ સમજાય તો ખબર પડે ભાઈ ના હોય તો એ વિચાર ના આવે ના હોય આખો દાડો બેસરે થાય અને આખો દાડો ના ભેગું થાય બેરાગ ના થાય યાદ ના આવે એવું થાય સમજી જઈએ બધું પતી ગઈ થાય અને કસાય થી ટકોરો મારે ભજન પડી જાય કસાય નો ટકોરો પતો દેશ ને પતો સાચી છે બરોબર છે ગમતું ના હોય તે બહુ ખરાબ હા કોઈ માણસ ગમતું જ ના હોય એ બહુ ખરાબ દાદા ઘણી વખત કોઈનું બોલવું આપણને ન ગમે તો શું કરવું જોઈએ ઘણી વખત આપણે કોઈનું બોલવું ન ગમે તો શું કરવું જોઈએ કોઈ બોલતો હોય તો આપણને ગમે જ નહીં કોઈ વ્યક્તિ બોલતી હોય તો આપણને ગમે જ નહીં તો શું કરવું જોઈએ ના ગમે તો કોણ બોલવું હાલ પછી એને શિક્ષક ન કરવું એવી હાલ છે તો ભૂલો નીકળી ભૂલ નીકળી બરોબર ના હવે આવું કઈ છે દાવો ઉભો રહ્યો માફ પાડું તમારે ગમતા હોય તો યારી આપો છો એવું ના ગમતા હોય યારી આપો ને પ્લસ માઇનસ થઈ જાય ગમતું જાતે કઈ રૂપિયા આવેલા છે છે ડાયમંડ કેરેટ ડાયમંડ કેરેટ ના ના સાથે કે બસ અરે ખ્યાલ છે દાદા સમજી ગઈ આ પહોંચ્યો વાત સમજણ પડી ગઈ ચાલુ કરીશ સર અત્યારે ચાલુ કરી દઈશ તો ખાતરી દાદા એ ખાતરી નહીં કશું સારું નથી બધું ખોટું નીકળે છે દાદા કશો ઉપાય કામમાં નતો લાગતો કઈ કડક ઉપાય લેવો પડે ને એવું હતું ઉપાય છે ઉપાય આપણે કરવું શું છે તો ફરી પોતાનું ભટકવાનું ભટકાવીને સુધી કરવું બહુ કે જેવું પૂરો ઉપાય નથી પૂરું મુકાયેલું આવ્યું નથી હે પૂળો મૂકવા જોઈએ ચાલે જ નહીં બીજો કોઈ ઉપાય નથી પૂળો જ મૂકવો પડે એ નિશ્ચય થઈ ગયો એટલે બાજુ મૂકી દે આપણે લોકો મહેનત કરે આખો કચ્છ કરે મારે અને મોદો થઈ જાય તો ભલે નહીં મોદો થઈ જાય ચાલો શું કારણ આવું પછી થઈ જાય છે માદો થાય ના તો નહીં વળે કેમ એ તો માધો થાય એટલે પછી એના પ્રત્યે લાગણી હોય તે આવે લાગણી આવે એના પ્રત્યે લાગણી આગળ આવે પેલા લાગણી તો ખરી પણ હવે એ લાગણીનો જુદો પ્રકાર એ લાગણીનો જુદો પ્રકાર બગડ બગડતો હોય તો ના દેખી શકે એ બગડ એની દ્રષ્ટિએ બગડતો હોય એટલે ના દેખી શકે એ રીતે લાગણી વ્યક્ત કરે અને આ રીતે એની પોતાની એને તેમ લાગે ને કે માદો છે એટલે એ રીતે લાગણી વ્યક્ત કરે દેવ કર્મ ના હા પણ દાદા આ કર્મ ઉદય છે એ તો કદાચ સમજાય પણ પેલો આ વિડીયો પીએ છે ને આવું તેવું બધું છે એ કર્મ ઉદય થી છે એ જરા સમજતા વાર લાગે આ બીડી પીએ છે અગર તો આવું કરે છે એ કર્મના ઉદયથી કરે છે બોલે પોતે ઘટોનો કરતો હોય ખબર ના પડે બહાર નતું કરવું તો કહી જવાતું નથી કરવું તો કહી જતું પોતે નાનપણમાં કહી જતો હોય તો ના ખબર હોય હા પોતાના અનુભવ ના હોય મારે વ્યક્તિ ચીજો નથી કરી તો કરવી પડતી હતી એવા અનુભવ એ અનુભવ હોય એને આ ના કરી છોડવાનું તો આપણે એને એટલું કહેવાનું કે ખાનદાર ગુરુ ના આવું આમ કેમ ના શોધે અને ને હેરાન થાય એવું બધું વાતચીત કરે નહીં કે વડવાનું મારવાનું વડવા મારવાનું વડવા મારવાનું ના હોય સભ્યતા વાળા લોકો માર એને વળે સભ્યતા ક્યાં રહી મારવા થી કોઈ સુધરે જ નહીં રિએક્શનરી થાય રિએક્શનરી થાય રીડો થઈ જાય એટલે સમજાવવાનું ભાઈ આપણે શું ભાઈ આમ છે તેમ છે રોજ તેમ છતાં ના માનું ફરી સમજાવવાનું તેમ છતાં ના માનું ફરી સમજાવવાનું એના કારણે ઉદય શમશે એટલે એ આ આપણું જ્ઞાન આપણને આજે થશે કરના ઉદય શમશે તારે ના સમજ પડી હા પડી કર્મના ઉદય સમે ત્યાર પછી હે કર્મના ઉદય સમે એટલે જ્ઞાન હાજર થાય એટલે આપણે કઈ હંગલ પાડી રોજ જી તે એને મનમાં નક્કી કરતો હોય કે વાત સારી મારા બાપા કે મારા મારાથી આવું થઈ જાય મારે નથી કરવું તે નક્કી કરતો કરતો નહીં કે હાથી છે હાથી એમ કરતો કરતો સાથે થઈ જાય એમ કરતો કરતો પણ આપણે બહુ કહીએ ને વળીએ નહીં કારણ અહંકાર તો ખરો ને હા અહંકાર બિચારા ચાલે એવું ના હોય બહુ નક્કી કરે એક સો આપણે પિયા કરવાના પીવાના જવાબ જે થાય એવું કરશે જે થાય એટલે વધારે છે આ શરીરના બાપને તો બાપ થતા નહીં આવડતું ભાગ્યે જ થોડા બાપ હશે લાખમાં પાંચ જણ બાપ થતો આવી હોય શું કહ્યું આ તો કુદરતી રીતે સુધરવાનું સુધરશે બાકી કોઈ બાપ સુધારતો બાપ જ સુધરે નહીં કોઈ પૂર્ણ નથી ને પણ એ રીતે તો કોઈ પૂર્ણ નથી ને એ રીતે તો કોઈ પૂર્ણ નથી ને એ રીતે તો સુધરેલા એકબીજાને એક પાછું પૂર્ણનું આપણે કામ જ નથી પૂર્ણનું આ વ્યવહાર કરાવે એટલું જોઈએ બધું વ્યવહાર જેવાનો પડ્યા છે વ્યવહાર તો ચોખ્ખો ચલાવવો પડે આપણા બીજા છોકરાનું બગડે એવું કરવું જોઈએ ના કરવું જોઈએ કરવું જોઈએ આપણે ઘેર પાક્યા હોય એટલા બીજાનું પાડોશી નહીં આપણી શક્તિ અલ્પાડોશી નું કહીએ નહીં આપણા પાસે ખરો કઈ વીસ વર્ષે થાય તે જ રોગ છે કર્ણવદેશી અને આ બીડી પટલ ખાતર એ કરનાર ઉદયથી એક પ્રકારનો રોગ છે બધું કરનાર ઉદય સંજોગો મળી આવે સંજોગો મળી આવે આપણા લોકો ક્યારેય ધર્મમાં પૂછો આધારે કઈ તો સમજવું છે તેથી સ્કૂલમાં છોકરા નામ એમના નામ પાછળ બાપુ નામ લખતા નથી એનું કારણ એ છે ટૂંકાવી નાખે ટૂંકાવી નાખે છે ના મહેન્દ્ર શાહ કરી એકલું લખે તું એમ કે અલગેથી લખતો તારા બાપુ નામ લખતો એટલે મારું શું કહેવાનું વઢાઈ કરાવી વડવાથી એ કદાચ ભયથી જો એ જતું હોય ભય તો ક્યાં બહાર કોઈ જગ્યાએ રાખવો પશુઓ જોડે રાખવો કે જેને મતી ફરવાની નથી વિરુદ્ધ ભાવ ઉત્પન્ન થતો નહીં ત્યાં ભય રાખવાનો આ તો માણસ મનુષ્ય છોકરા મેં નક્કી કરે અત્યારે લડો ને તમારી માટે તો કરવા નહીં એને જે ખોટું લાગતું હતું મનમાં ત્યાં ખરાબ ખરાબ જેને પોતાનું જે જ્ઞાન કે બોલતું હતું તે પણ ફરી જાય તે હા ભાઈ કરવાનો છે એવું નિશ્ચય કરે જળ નિશ્ચય કરે નિશ્ચય કરે આવું જ જાઓ જે થવાનું કરવું જ કરજે અને પછી એથી જો વધારે મારવામાં આવે ને તો તો મોટી મનોથી માર્યા નહીં થોડું કે એથી પી હા એવું કરવું સુંદર ભાવે દાદા આપ આ તો છોકરાઓ દીકરાઓ માટે વાત કરો છો કે સ્વજનો માટે વાત કરો છો આ પણ જે બાહ્ય બહાર ના હોય જે બહારના ભેંસબેન જેવા હોય ભેંસબેન જેવા હોય ને એ એમને કેવી રીતે કરવું થોડો થોડો ડ્રામા તો કરવો જોઈએ ને જેને આ ઓછું હોય ભેંસોને જેમ આ જાનવરો તો આપણે વળાય મરાય બધી કારણ પરિણામ ફરી થઈ જાય ને પરિણામ નહીં એનો પરિણામ ફરે નહીં આમ કરવાનો જ એવું તેવું નથી જ મનુષ્ય એકલા જ થાય પરિણામ પરિણામ ફેરવી શકે પણ દાદા એવા ભેંસ બેન જેવા હોય છે એવા ભેંસ બેન જેવા હોય કોઈ તો એનું એની સામે વ્યવહારમાં તો ડ્રામા કરવો પડે ને કોઈ પ્રસંગો એવા આવે કે જ્યારે કઠોર થવું પડે કોઈ પ્રસંગ હોય તો એમાં કઠોર થવું પડે થવું પડે થવું તો એમાં થવું એટલે બંધન થયું હા એટલે એટલે આ ભેદ છે ને જો એ કઠોર થવું પડે તો એ બંધન ખરું ના આપણે જતા બુદ્ધિશાળી ના હોય બુદ્ધિશાળી ના હોય સામું બુદ્ધિશાળી પોતાના વિચારો અવરા ફેરવે એવો ના હોય તે અંગે જેવા જ એટલે વ્યવહારમાં દાદા બહાર તો આવા પ્રસંગો આવા અનુભવો આવે કે જ્યાં કડક થવું પડે મનમાં કરુણા રાખીને અંતરમાં કરુણા રાખીને જાગૃતિ રાખીને કઠોર થવું પડે ને હા પણ થાય ત્યારે વાંધો એવા ઓપરેશન એવા ઓપરેશન કરવા પડે હા એટલે પણ કરુણા રાખીને કરતો તેનો કશું વાંધો નહીં એક બાજુ કરુણા ઠેકી વધારે કરતો હોય વાંધો છે ત્યાં આગળ કરુણા નથી હોતી ત્યાં ભેગા ભેગા કપાળદેવ કહ્યું ને જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં ત્યાં સમજવું પણ આપણા લોકો ત્યાં બુદ્ધિશાળી છોકરા મારવા અરે વારત નહીં મારનારા તો રહ્યા છે વારત વારત હોય કે નહીં હોય વારત નહીં મારનારા માર ખાય પણ નક્કી કરે નક્કી કરે કે જયારે ગાતર ધર્મ થશે એટલે સિદ્ધ કરી નાખશે પછી ગઈ પણ મારો કે તમારો વેતા નથી તમારો નથી તમારું તેલ જ કાઢે આમ તો કરતી જાય પણ બોલતી નથી ટોણો મારતી જાય ત્યારે એવું રાખ્યું તો બોલે નહીં પ્રેમ રાખે કેવું નહીં વ્યવહાર છે આ તો રિલેટિવ સંબંધ છે આ રિયલ સંબંધ નથી તમે જેવું રાખ્યું એવું રહેશે તમે જેવું રાખો એવું રહેશે સંબંધ રાખો રિલેટિવ રિલેટિવ એટલે વ્યવહાર વ્યવહાર એટલે શું અમારે અગિયાર રૂપિયા આપણે તત્વ લોકો એટલે આપણે અગિયાર ખૂટવા અમારે સાડી મોકલી આપી આપણે સાડી મોકલી સાડી ના મળશે એને બદલે બીજી રકમ વ્યવહાર એટલે બેલેન્સ બેલેન્સ શીટ કરી નાખું એટલે સ્ત્રી જોડે વ્યવહાર છોકરો જોડે વ્યવહાર બાપ જોડે વ્યવહાર નિશ્ચય છે અને સુધારવા ફરક છે એટલે માં સુધારવા ફરક છું તમે કર્મ તત્વ છે કે એમાં ત્રીજું ત્રીજી વ્યક્તિ બાર બે વચ્ચે ત્રીજી વ્યક્તિ ભળતી હોય બે વચ્ચે આવતા હોય બે વચ્ચે ત્રીજી વ્યક્તિ ભળતી હોય અને એના વિચારો આવતા હોય હા ભળતી હોય આપણે બીજા શું કરવું જોઈએ બે વચ્ચે ત્રીજી વ્યક્તિ ભળતી હોય અને એના વિચાર આવતા હોય ત્રીજી વ્યક્તિના ત્રીજી વ્યક્તિના વિચાર પ્રમાણેનું આચરણ હોય બે વચ્ચે ત્રીજી વ્યક્તિના વિચારો પ્રમાણેનું આચરણ હોય ત્રીજી વ્યક્તિ કે એ પ્રમાણે એટલે છોકરો છે છોકરાના દોસ્તારનું વર્ચસ્વ એટલે એમ છે કે એક છોકરો છે અને એનો બાપ છે છોકરાના ઉપર એના ભાઈબંધોનું વર્ચસ્વ છે એના ભાઈબંધોનું તો એના ભાઈબંધો કે એ પ્રમાણે છોકરો વર્તે તો શું કરવું તો પછી છોકરો ભાઈબંધો કે વર્તે એટલે આપણો પ્રેમ જોઈ લીધો છે છોકરા તારે ને આપણા પ્રેમની પરીક્ષા કરે છે તો એ ખામી કેમ દૂર કરવી હે તો એ ખામી કેમ દૂર કરવી તો એ ખામી કેમ દૂર કરવી સ્વામી પ્રેમ પ્રેમ રાખો આપણે આપણે પ્રેમ ન હોય તો બીજાનું કે નહીં સાંભળે ને છોકરો એમ કે દાદા સાંભળે નહીં ને એટલે આપણે પ્રેમ રાખીએ તો પછી બીજાનું સાંભળે નહીં એમ કહેવાનું આપણો પ્રેમની એટલી ખામી છે ઘરમાં છોકરા વડે એવો પ્રેમ રાખો બહાર ભાઈબંધ જ ના કરે છોકરાને ગમે નહીં કે એવો પ્રેમ કરો પછી બાર વાગા ધરાવી રહ્યું ઘરનું ક્યાં દાન ને મેદાન થાય છે તો એમને કઈ કહેતા નથી થાય છે કે નવું એવું ભડકવાની જરૂર બાર બાર ના પહેલ તેવું સારું રિલેટિવ વ્યવહાર છે ને હટાઈ પટાઈ કામ લેવાય છે પટાવવામાં કપટ થતું હોય પટાવું એટલે કપટવાનું થયું તોય પણ અમારા આનંદ થતો તો કરવા દે શું ઉછળતું ના હોય ઉછળતું બંધ થઈ જાય શું કરવા છતમાં પૂછડું પકડીને પટાવાય કેમ પટાય છો પણ દાદા મહાત્માઓ માટે તો એ અભિનય છે ને મહાત્માઓ માટે એ અભિનય છે ને મહાત્મા ખાસ એવું હોતું નથી એ છતાં મહાત્મા સંભાવ નિકાલ કરે બધા આપણે તો કાયદો જુદી જતો છોકરો હજુ ભાઈ સંભાવ નિકાલ કરી આ તો બહારના માટે વાત કરી ના દાદા સંભાવે નિકાલ એટલે પતાવવાનું એ પતાવવાનું એને પટાવવાનું હોય ને એને પણ પટાવવાનું ખરું ને સમજાવીને ફોસલાવીને જરા થોડી થોડી કપટ કરીને પણ એને પણ કરવું તો જોઈએ ને ભલે એના માટે સંભાવે નિકાલ છે પણ એને પણ એ એ બધી રીત રસમો અજમાવી જોઈએ પેલો સિનેમામાં ને બહાર ફરવા બહુ જતો હોય તો એ જેમ તમે ભાઈને કહો છો એવી મહાત્માઓ એ પણ રાખવી ને સંભાવે સંભાવે પટાવવાનું ખરું ને એની પૂંછડી જરા પકડવી પંપાડવો પૂંછડી ભલે પકડવાનું થાય દાદા આપણા ઘરના કૂતરાને હવાથે બહે અને જો દાદા તમે કહો છો ક્રોધ એ ક્રોધ એ મોટામાં મોટી અશક્તિ છે ક્રોધ એ તો મોટામાં મોટી નબળાઈ છે બહુ મોટી પણ કોક વખત ડ્રામા કરવો જોઈએ ને કોક વખત ડ્રામા એ કરવો જોઈએ ને ડ્રામા ક્રોધ હતો ડ્રામા ક્રોધ હોય ભાઈ હું દાદા બાહ્ય રીતે વ્યવહારમાં બોલું છું એટલે કે ગુસ્સો દેખાવનો ગુસ્સો ના ના ડ્રામાનો ક્રોધ હોય ને એ ગુસ્સાની વાત કરે છે દેખાવનો દાદા અભિનય બહાર ગુસ્સો દેખાય અભિનય આ અભિનય જેવું થયું ને એ કરવાનો હતો થઈ જ જાય થઈ જાય એટલે એમનું કહેવાનું એમ છે કે છોકરાને જરા કોઈ વખત જરા મોટા સાદે કહેવાનું આવે તો એ અભિનયથી કહેવા વાંધો નહીં ને એક અભિનય છે ને એક જાતનો ભાઈ કે છે એ અમને બધા બધાને લાગુ પડે ના ભાઈ ભાઈને તો જ્ઞાનની હા બરોબર આ મહાત્માઓને ભલે જ્ઞાન લીધું હોય પણ એ અભિનય આવે સંભાવે નિકાલ કરો ફાઇલ આવી સંભાવે નિકાલ કરો નક્કી કર્યું તો પછી આપણે જે જે જે કઈ થાય જે થયું એ ખરું પણ આપણે સામેથી ભાવ કરી મારે આમ કરવું છે તેમ કરવું છે તો મારા નાટક કરવું છે અથવા મારે આમ કરવું જેવી રીતે કરી નિકાલ આવવો કે પછી એમ કે આપણે જે જે તે થતું એ પણ થવા દેવું પણ આપણને અંદર ભાવ થાય આપણે જે કરીએ તે કરવું એ સંભાવે નિકાલ કરવાની વાત જે છે એ એ કંઈ કરવાનું આવે ત્યારે આ નાટક કરીને કરવાનું કે અભિનય કરીને કરવાનો કે સામે આવ્યું તે સંભાવે નિકાલ કરવાનો કેવી રીતે કરવાનો કેવી રીતે એમ નિકાલ કરવું છે એવું આપણે નક્કી રાખવું એક આપણો ભાવ બરાબર છે તો એક નક્કી નાખવાનો કે નિકાલ કરવો છે અને બીજા માણસો કેવો ભાવ રાખે છે કે આ સીધો કરી નાખો એવો ભાવ રાખે છે હા એ તો જે અજ્ઞાની હોય તે સીધો કરી નાખો છે ભાવ પેલા પર અસર થાય એટલે પેલા રિએક્શન સીધા કરવા ઉપર આવે છે આવે આ સંભાળ નિકાલ કરવાનું એ વૈજ્ઞાનિક વાક્ય છે એની બહુ મોટી પછી બધું સમજાય કરે એનું કામ લેવું જો નિર્ણય કરવાનો કે સંભાવે નિકાલ કરવો છે પછી જોવાનો ગુસ્સો થઈ જાય કઈ વાંધો નહીં પણ સંભાવ નીકળો ગુસ્સો થયા પછી બીજી મિનિટ અહીંયા ગઈ જ્યાં જે ચા બને નાખી બરાબર સમજી જાય અમને કશું પાછો બતો નથી પ્રદીપભાઈ અભિનય કરવો <laughs> નથી ચિમનભાઈ પૂછે છે કે અભિનય કરવાની વાત છે એટલે કરતા ભાવમાં આવવાનું થાય ને અભિનયમાં કરતા ભાવનું ક્યાંથી આવવાનું વાત જ છે ખાલી થઈ જાય છે એ બધું દેખાય સરખું બાહ્ય રીતે દેખાય સરખું બાહ્ય દ્રષ્ટિએ બીજા લોકોને દેખાય સરખું બીજા લોકોને સરખા દેખાય પણ અંદરના અહીંયા તમારું જુદું જુદું છે હા તે અંતર્ભાવ જુદા છે હા તે બરોબર છે તે એટલે જ આ લોકો અક્રમ ઉપર ચીડાય છે ને કે તમારો કોઈ ફેરફાર થયેલો દેખાતો નથી અરે ભાઈ અમારા દાદા નાખે ફેરફાર થવાનું કરવાની જરૂર નથી એવું કે છે કહી દેવું શું કહ્યું ત્યાં એવું કેવું તો કઈ અમારા દાદા નાખે કારણ ફેરફાર કરવા વાળાને તમારી બધા દશા જુઓ ને ના ફેરફાર વાળા અમારું સુખ જુઓ ને એમનું સુખ જુઓ કઈ દાદા એ લોકો જોઈ ના શકે એ અમે અંદરથી અમને લાગે અમને લાગે કે તાંતો નથી અંદર તાંતો નથી બહાર દેખાવ ઘણી વખત સરખો લાગે સરખો સરખો જ લાગે સરખો નહીં એથી ખરાબ લાગે છે તમારે આના પર પ્રશ્ન પૂછવાનો આવશે હા આવશે તમારે આવશે બોલો મંજુબેન પૂછે છે કે જે મહાત્મા હોય ન હોય મહાત્મા ન હોય એ સંભાવે નિકાલ ન કરી શકે એ નિકાલ એટલો કરી શકે કે હા સંભાવ નિકાલ કરવો છે એવું ખરું ને એ કયો વિચાર એની પોતાની રબડીઓ અંદર પડેલી જ હોય અથવા પેલા કરતા સારું પેલા આવડા ભાવથી તેના ઘણું સારું પણ હમણાં જેવું ના ફળ મળે તમારે બહુ સુંદર ફળ આવે હમણાં ને આશ્ચર્ય થાય કે આશ્ચર્ય કેમ મારા ભાવ ભરી જાય છે જો એટલી બધી અસર થાય દાદા એનો એનો ભેદ અમને જે લાગે એ તો એ છે કે બધું બહાર દેખાવ સરખો હોય બેન કે છે એમની જેમ હોય અમારો દેખાવ પણ અંદર તાંતો નથી રહેતો અંદર તાંતો નથી રહેતો તાંતો નથી રહેતો એટલે વ્યવહાર વ્યવહારનું કામ કર્યા કરે જગતના લોકોને વ્યવહાર નિશ્ચય કામ કરી રહ્યું છે એટલે અમારા બેનને અમે અંદર ખાને બહાર પછી જઈને વાત કરીએ કે આટલો જ ભેદ છે આ દાદા પાસે આવ્યાનો ભેદ અહીંયા જાતો નો રિસ્પોન્સિબિલિટી નો રિસ્પોન્સિબિલિટી જાતો રિસ્પોન્સિબિલિટી અને અને દાદા એ સંભાવે નિકાલ કરવો વાત કરવાની વાત કરીએ છીએ પણ એ થઈ જાય છે થઈ જાય છે કરતા નથી થઈ જાય છે મંજુબેન એમ કે છે કે મહાત્મા ન હોય ભલે પણ સામાન્ય પ્રકૃતિ જેવી હોય કે મારે સંભાવે નિકાલ કરવો છે કરતો જ કરી શકે પણ તો રિસ્પોન્સિબિલિટી ખરી રિસ્પોન્સિબિલિટી સંભાવ નિકાલ કરવો છે એની રિસ્પોન્સિબિલિટી શું આવે કે પુણ્યનું કર્મ બંધાય પુણ્યનું કર્મ બંધાય અને આમાં કોઈ કર્મ ના બંધાય વેરી બિગ ડિફરન્સ હા એ કહે છે કે તમે તમે સંભાવે નિકાલ કરવો છે કહો છો તો તમારે નિકાલ કરો શું કર્યા અને છતાં ઉછરે ઉછરે કરે તો કારણ કે આની પાછળ કોઈ બળ નથી ને જ્ઞાન નું બળ તૂટી જાય અત્યારે જે અત્યારે જે જ્ઞાન નું છે બળ છે તૂટી જાય બહુ પેલો દમણ લાવ્યા હતા ઉછરે દાદા હું આવ્યો પહેલા ત્યારે આવું જ હતું બેનની જેમ હતું કે હું કરું હું સંભાવે નિકાલ કરું હું કરું એ કરવાનું નીકળી મંજુબેન એમ પૂછે છે કે હું કરું એમ પહેલા હતું અને હવે હું કરું એમ નથી થાય છે હવે નીકળી ગયું હું એ અહંકાર નહીં અહંકાર નહીં અહંકાર નહીં પણ માલકી વગરની વસ્તુ છે માલકી વગરની વસ્તુ થઈ ગઈ અને આ માલકી વાળી વસ્તુ એટલું જ છે માલિકી ભાવ નથી પેલા માલિકી ભાવ તો એમનો વ્યવહાર માલકી વગરનો છે બરોબર તો આ તો હોય તો માલકી નીકાળ્યું મેં કાઢ્યું એમ નથી કહેતો મેં નીકાળ્યું એમ નથી કહેતો તમે જે કહેશો તો અમે અમે જરા થોડુંક બેન ના આપેલા માં જે બોલો તેમાં અહંકાર હતો જે બોલો તે તમને ભાવ એમ નીકળીને બોલો તો અહંકાર કારણ કે આ વિજ્ઞાન મારું એવું છે કે એમાં તમને અહંકાર આવવાનો એટલે આ બધા તમારી ક્રિયાઓ છે ને એ માલકી વગરની ક્રિયાઓ છે હા દાદા માલકી વગરની એ તમારે જોવાની હા દાદા બોલવામાં ભૂલ કરીએ શબ્દોમાં ભૂલ કરીએ એ બધું માફ બધું માફ આપણે જોવાનું છે બે જુદા પડીને જોવાનું છે હા બોલવાની જુદા પડે શબ્દો ભૂલ કરે તે આપણે જોવાનું જોવાનું રસિકલાલ ભૂલ તો કરે પણ ભૂલ રસિકલાલે કરી જોવાનું છે વિજ્ઞાન વિજ્ઞાનમાં ફેર પડેલી તો સમજી લેતો અને આ બીજા બધું લૌકિકમાં જ્ઞાન છે શાસ્ત્રો બાસ્ત્રો બધું જ્ઞાન છે સમજો ને એટલે જ્ઞાનમાં વિજ્ઞાન બહુ છે જ્ઞાનમાં તરંગો પણ હોય શું કહ્યું તરંગ પણ કશું